એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા મિલી બહેન વાર્તા સાંભળે છે આવો આવો મિલી આજે હું તમને સૌને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે ગલો ને ગલી <laughs> ગલો ખૂબ ગરીબ હતો ગામ છેવાડે ઝૂંપડી બાંધીને એ તો રહેતો હતો અને મહેનત મજૂરી કરીને કુટુંબનું ભરણ પોષણ કરતો હતો એકવાર દેશમાં દુકાળ પડ્યો મજૂરીનું કામ મળવું પણ મુશ્કેલ બની ગયું ગલાને એક દીકરો એનું નામ ભલો ભલો એકવાર જંગલમાંથી લાકડા વીણી એની ભારી માથે લઈને ઘેર આવતો હતો ત્યાં રસ્તામાં એણે કોઈનો રડવાનો અવાજ સાંભળો ભાઈઓ ભલાને થયું કે કોઈ મારા જેવું દુખી લાગે છે તેણે આસપાસ જોયું પણ કોઈ દેખાયું નહીં એ આગળ ચાલી જવાનું કરતો હતો ત્યાં ફરી રડવાનો અવાજ સંભળાયો માથે ભારી સાથે ભલા એ જાળીમાં જઈને જોયું તો એક હરણનું બચ્ચું ઊભું ઊભું રડતું હતું હબાય ભલાએ એની પાસે જઈ એના માથા પર હાથ ફેરવતા કહ્યું મા વિનાનું છે એટલે રડે છે ને તું ભૂખ લાગી હશે તરસ લાગી હશે નહીં તો ચાલ મારી જોડે રે તને તેડી લઉં ભલો હરણીના બચ્ચાને તેડીને ઘેર લઈ આવ્યો ગલો કે બેટા તું આને લાવ્યો તો ભલે લાવ્યો પણ એને ખવડાવીશું શું ભલો કે બાપડું રડતું હતું ગલો કે એની ગલી કે એની મા તો તો રાખો તો તો રાખો ગલાએ પણ કહ્યું રાખો ત્યારે હરણને ગલાની ઝૂંપડીમાં એક ખૂણો મળી ગયો હો ભાઈ એ ભલાનો ખૂણો હતો હા ભલો ગાવ બે ગાવનો ફેરો કરીને હરણ માટે સારું ઘાસ પાંદડું લઈ આવે અને એને વાલથી ખવડાવે હરણ પણ ભલાને સામું એવું જ વાલ કરે દુકાળનું જોર વધતું ગયું બે દિવસે એક ટંક ખાવાનું મળે તો ભાગ એક દિવસ ગલીએ કહ્યું ભલાની માએ આપણે હવે હરણને એના નસીબ પર જંગલમાં છોડી દઈએ બાપડું આપણા ભેગું ભૂખે મરે છે ભૂખે ગલો કે એમ કરવા કરતાં એને વેચી દઈએ તો એ પૈસામાંથી આપણા થોડા દિવસ ટૂંકા થાય અને લઈ જનારો હરણને સંભાળશે આ સાંભળીને ભલાની આંખોમાં આંસુ આવી ગયા હો ભાઈ એ જોઈને ગલી બોલી ઉઠી એની માં બોયલા વેચી દઈએ કાલે તો તમે કહેશો કે ભલાને વેચી દઈએ તો એ પૈસામાંથી આપણો મહિનો ટૂંકા થાય લ્યો બોલો વેચી દઈએ વાત ત્યાં અટકી થોડા દિવસ જેમ તેમ વીત્યા હવે ભલો પોતે ભૂખો રહીને હરણનું પેટ ભરી શકતો નહોતો ભાઈ એવામાં રસ્તે જતા એક ઘોડે સવારે આ હરણ જોયું એને હરણ ગમી ગયું એણે ગલાને કહ્યું આ હરણ મને આપો તમે માગો તે આપું તમે સુખી થશો ને હરણ પણ સુખી થશે આ વખતે ગલીએ પણ મન કાઠું કર્યું એ તો માની ગઈ ભલાનું હૃદય વલોવાઈ જતું હતું પણ હરણના સુખનો વિચાર કરીને એણે મન તો કાઠું કર્યું હો ભાઈ માની લીધું એણે પણ પણ એ હરણને ઘોડે સવારના હાથમાં સોંપવા ગયો ત્યાં હરણની આંખોમાં દડ દડ દડ દડ આંસુ વહી ચાલ્યા ભલો દોડીને હરણને વળગી પડ્યો ગલી રડી પડી ગલો બોલી પડ્યો હરણ હવે નથી વેચવું અમારે હરણ હવે નથી વેચવું ઘોડે સવારે કહ્યું દુકાળમાં લોકો પેટના છોકરાને વેચે છે ગલી બોલી દુકાળ પીટો છે એવો પણ અમારે હરણ નથી વેચવું ભાઈ ઘોડે સવારે કહ્યું તો ખાશો શું ખવડાવશો શું આમ તો તમે ભૂખે મરી જશો ને હરણ હરણ હરણે મરી જશે કોઈ કાંઈ બોલ્યું નહીં હો ભાઈ ઘોડે સવાર થોડી વાર થોભ્યો પછી ચાલી ગયો એ દિવસે પવનનું ભારે તોફાન જાગ્યું આજે કોઈના પેટમાં અનાજનો એક દાણો પડ્યો નહોતો બધા કોકડું વળીને ઝૂંપડામાં ભરાયા હતા ત્યાં કોઈના કણસવાનો અવાજ આવ્યો ગલો ને ગલી ઝૂંપડીમાંથી બહાર આવીને જુએ તો એક ડોશી ઝાડ નીચે પડી પડી કણસતી હતી ઓહો બંને જણ એને ઉંચકીને ઝૂંપડીમાં લઈ આવ્યા ડોશી ટાઢે ફફડતી હતી બિચારી ભલો કે મારી પેલી ભારી વેચાયા વગરની પડી છે તેનું તાપણું કરો આગ કરો તો ઠંડી ઉડે તાપણું થયું ડોશીની તાટ ઉડી તેને કળ વળી પેટનો ખાડો બતાવીને તે બોલી કેટલાય દિવસની ભૂખી છું ગલો ગલીને ભલો એકબીજાના મોં સામે જોઈ રહ્યા ઘરમાં અનાજનો એક દાણો નથી કરવું શું ડોશીને ઘરમાં આશ્રય આપ્યા પછી એ ભૂખી મરી જાય એ પણ સારું નહીં બહુ વારે ભલો બીતો બીતો બોલો હરણ પેલા ઘોડે સવારને વેચી દઈએ માન્યામાં ન આવતું હોય એમ ગલો ને ગલી ભલાની સામે જોઈ રહ્યા બરાબર એ વખતે બહાર ઘોડાના ડાબલા સંભળાયા જાણે કોઈ લશ્કર ચડી આવ્યું હોય એવો મોટો અવાજ હતો ગલો ગલીને ભલો ત્રણે એક સાથે બારણું ઉગાડીને બહાર આવ્યા ફટાક કરતા સામે જ પેલો ઘોડે સવાર ઊભો હતો ત્રણે એક સાથે કહ્યું ભાઈ હરણ લઈ જાઓ ઘોડે સવારને નવાઈ લાગી એણે પૂછ્યું આમ એકાએક સાથે વિચાર બદલાયો ખચકાતા ખચકાતા ગલા ગલીએ ડોશીમાની વાત કરી હવે ઘોડે સવારે કહ્યું ગલા ન ઓળખો મને હું આ દેશનો રાજા છું દુષ્કાળમાં મારી રૈયતના શા હાલ છે મારી પ્રજાના શા હાલ છે તે હું ગામે ગામ ફરીને જોઉં છું ને એમને થાય તે મદદ કરું છું આમ કહીને એણે સાથે આવેલા માણસોને ઈશારો કર્યો એ લોકો અનાજનો એક કોથળો ઊંચકીને આગળ આવ્યા રાજાએ કહ્યું ગલા આ તારા માટે છે ગલાએ કોથળામાંથી અનાજનો એક ખોબો ભરી લઈને કહ્યું આટલું મારે બસ છે ઘેર મહેમાન છે એને જીવાડવાનો છે પણ રાજાએ આખો કોથળો ગલાના ઝૂંપડામાં મુકાવ્યો હો ભાઈ તો એ ગલાએ કહ્યું મારે તૈયાર રોટલો નથી જોઈતો મહારાજ મારે તૈયાર શ્રમ જોઈએ છે મહેનત જોઈએ છે હું મહેનત કરીશ શ્રમ કરીશ અને મારા હાથે મારો રોટલો કમાઈ લઈશ ગલીએ અને ભલાએ પણ આવું જ કહ્યું ભાઈ રાજાએ એમની વાતનો સ્વીકાર કર્યો તેણે ગામે ગામ મહેનતના કામ શરૂ કરાવવાનો સંકલ્પ કર્યો ભાઈ ગલો ગલી ભલો ને હરણ ને ડોશી તો બચી ગયા પણ એમની સાથે બીજા અસંખ્ય માણસો અને જાનવરો પણ બચી ગયા ભાઈ તો ભાઈ બાળ દોસ્તો આવી હતી આ ગલો ને ગલી અને એમના દીકરા ભલાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો